દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાન ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો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 ज्ञान रुदियेव आक्रम ज्ञान रुदिये भर आक्रम ज्ञान रुदिये भर अहो निस्वार्थ सुधारक स्वयमना स्व अरथसाधक स्वामसुदार स्वयमना स्व अरथसाधक पुकारे सङ्गविजय कर अहो ब्रह्माण्डि पुकारे सङ्गविजय अहो ब्रह्माण्डि प्रीतपालक नथि ख्वाहि પૂજા પાની નથી સ્થાપના પિંજા નથી ખ્વાહિશ પૂજા પાની નથી સ્થાપના પિંજન અમે તો ગાઈશું કેવળ મનુષના ભૌમહે તું જાણ અમે તો ગાઈશું કેવળ મનુષ્યના ભૌમહે તું જાણ મનુષ્યના ભૌમ હેતુ જા મનુષ્યના ભૌમ હેતુ જા જય સચ્ચિદાનંદ બહુ સારો પ્રયત્ન સારો પ્રયત્ન છે જય સચ્ચિદાનંદ આપણે સુરેશભાઈ પૂછે છે આપણે બધી સીડીઓ સીડી અનુભવ પ્રમાણના પુસ્તકો બધું એના બહુ નિમિત્ત છે મોટા અને અમેરિકામાં ને અહીંયા બંને બંને જગાએ સુરેશભાઈ આ બધા અમેરિકાના મહાત્માઓ અહીંયા આગળ કાર્ય કરતા થયા છે નહીં મધુસૂદનભાઈ સારા એવા બધા હમ અંબાણન કેટલું રહેવાના આજે બહુ સરસ મગનભાઈ આવવાના છે દિવાળી પછી સાસ એમને પછી સંભાળવું પડે ને ત્યાં સમાજે સંભાળવાનો દિવાળીની નવરાત્રી સંભાળવી પડે તો સંભાળ્યું છે એમને નહીં બધા ઉપવાસ કરે હા આખે બધા દિવસ ખરું ને હજુ કરે એટલે સુરેશભાઈ પૂછે છે પ્રગટ અને પ્રત્યક્ષ હા એ તો હવે તફાવત એવું છે કે આપણે પ્રગટે પ્રાપ્તિ સૂચવે છે જ્ઞાન મળે છે પ્રજ્ઞા પ્રાપ્ત ખુલે છે અને પ્રત્યક્ષ અનુભવ સૂચવે છે તો બંનેનો વચ્ચે બંને વચ્ચે આજ્ઞાધર્મ છે આપણી રીતે એટલે એમાં તો કહેવાનો મતલબ એ જ કે આપણે સ્વરૂપ જ્ઞાન પ્રાપ્તિ પછી જે પ્રજ્ઞાના પ્રકાશથી આપણો બધો વ્યવહાર ઉકેલાય છે એમાં એ આજ્ઞા એ પ્રત્યક્ષ ના કહેવાય પરંતુ પ્રત્યક્ષ થવા માટેનો પુરુષાર્થ કહેવાય અને એટલા માટે આજ્ઞાધર્મ વચમાં હોય છે અને દરેકને પ્રાપ્તિ થઈ એટલે થયેલી પ્રાપ્તિ આપણે પ્રત્યક્ષ સમાનથી કરી લઈએ એટલે આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને સ્વરૂપ જ્ઞાન દ્રષ્ટિએ કરીને સ્વભાવ દ્રષ્ટિએ કરીને આપણે મન વાણીને કાયાને તેના બધા વ્યવહારો એ મન વાણીને કાયાને જ ફોકસમાં રાખીને ખૂબ સારી રીતે આપણા પ્રજ્ઞાના પ્રકાશમાં એ આપણને એ સમજાતી જતી જાય અને એના વ્યવહારો બધા એમાં વ્યવહારોમાં મન વચન કયા જેટલી સમજાતી જતી જાય તેટલું આપણું પરોક્ષ પણ ખુલ્લું થતું જતું જાય સમજાયું અને જેટલું અંદર પોતાના મન વચન કાયામાં અંદરના પ્રમાણમાં જેટલું હોય એ પોતાના પૂરતું પ્રત્યક્ષ થાય એટલે પ્રત્યક્ષ પ્રમાણ તો થાય છે જ્ઞાની પદ જ છે બધા પણ જ્ઞાની પદ તો બધાને છે પણ હવે આ પ્રોસેસમાં બધાને અનુભવ તો થયેલો જ છે બધાને થાય જ છે પરંતુ અંશે કલાક પોતાને પ્રગટ થાય છે પરંતુ એ મન વચનકાના વ્યવહારના વ્યાપમાં બધે વ્યવહારમાં એકબીજા સાથે હરસરસતા આવતા બધી જ રીતે દ્રષ્ટિવાળા શું કે નથી શું તે બંને બધામાં એ કેવી રીતે આજે હરેક વ્યવહારમાં ક્યાંય પણ ડિસ્ચાર્જ અહંકાર માથું ના ઉચકે એવો હવો ઘટે ડિસ્ચાર્જ અહંકાર ડિસ્ચાર્જ અહંકારમાં શક્તિ નથી માથું ઉચકવાની પરંતુ પૂરી ત્યાં આગળ શક્યતા છે કારણ કે જ્યાં સુધી આપણું પરોક્ષ પડે છીએ ત્યાં સુધી એટલે પ્રત્યક્ષપણે થવું બહુ જરૂરી છે એટલે બધાને હરસપણતા થાય એટલું વિજ્ઞાન ખુલે છે આખું અને વિજ્ઞાન ખુલેલું બધાને પછી એકબીજાને અરસપરસ એકબીજાને સ્વ કલ્યાણક ભાવે કામમાં કરે એટલે પ્રત્યક્ષ અને પ્રગટ અને પ્રત્યક્ષ આ બે રીતે છે શું એટલે પ્રત્યક્ષ એ જ્ઞાની પુરુષ માટે છે અને આજ્ઞા ધર્મથી છે એ પણ જ્ઞાની બધા જ્ઞાની પુરુષો પરંતુ એ પુરુષાર્થ ધર્મમાં છે આજ્ઞાના આવી રીતે બેનો વેદ છે દાદા ભગવાનની સાક્ષી એ તો બરોબર છે સ્વામીને આપણે લખીએ છીએ ને પ્રત્યક્ષ હું પામવું એટલે આપણે ભાવના કરીએ છીએ કે જે આજ્ઞાધર્મથી આજે મારો વ્યવહાર બધો છે તેમાં હું આખો પ્રત્યક્ષ મારા જ વ્યવહાર સમક્ષ હું પ્રત્યક્ષ પર થઈ જાઉં એવી રીતે એટલે મારો વ્યવહાર એટલે બધો જ આવી ગયો વ્યાપનો બધો બહારનો અંદરનો બધો જ વ્યવહાર રીતે એટલે આ રીતે છે શું બોલો આ મેટરના રિલેટેડ આ જ મેટરના રિલેટેડ આપણે કીધું કે ડિસ્ચાર્જ અહંકાર માથું ન ઉચકે એનું આપણે ધ્યાન રાખવાનું કે મૂળ વસ્તુ આખી અંદરની તરફ છે સુદાજીનું થર્મોમીટર કે આપણું નથી ઉચકાયું કે ઉચકાયું છે કે આજના ધર્મમાં છે તો કેવી રીતે બહારનો વ્યવહાર બહારનો વ્યવહાર બધા વ્યવહારમાં એ આપણું રિફ્લેક્ટ થયા વગર રહે જ નહીં અરીસો છે લખો વ્યવહારે અરીસો જ કર્યો બધો આપણે બધાને આપણું પ્રમાણ મળવાનો અરીસો છે વ્યવહાર તો પૂરેપૂરો એટલે વ્યવહારનું અગત્ય બહુ મોટી અગત્ય છે એની વ્યવહાર જ સમજે પરંતુ નિશ્ચય વગરનો વ્યવહાર શું કહ્યું વ્યવહાર એ વાત છે આદરો છે અને વ્યવહાર વગરનો નિશ્ચય એ લંગડો છે બેલેન્સ થઈ ગયું એવું છે આ તો સાયન્ટિસ્ટ સાહેબ કે છે આઈન્સ્ટાઈન સાહેબ કે છે સમજુ ધર્મ વગરનું વિજ્ઞાન એ લંગડું છે અને વિજ્ઞાન વગરનો ધર્મ એ આંધળો છે એવી બે રીતે કહ્યું પણ ધર્મ ખરો ધર્મ કહેવાય ખરો પણ ધર્મ તો રહેવાનો જ ને લોક છે લૌકિક વ્યવહાર છે લોક જીવન છે એટલે વ્યવહાર જ ધર્મ એટલે એ ધર્મને કંઈ એમાં બખોલાતો નથી એમાં પરંતુ એ ધર્મને ધર્મ સ્વરૂપે ધર્મની રીતે પોતે ફળ આપે પરિણામ સ્વરૂપે રહે ત્યારે ધર્મ કહેવાય નહીં તો બાકીના ધર્મો એ કહેવા માત્ર ધર્મો છે એટલે ધર્મો રહેવાના પણ એના જે મૂળ ધર્મ ના રહે સંદર્ભ ના રહે જે અસલના વખતમાં હતો ને તે સારો આપતા સૂત્ર પૂછ્યા છે કે અસેમાંથી સરસ આપતા સૂત્ર લાવવા વધારે એમાં બહુ બધું છે હવે એમાં લાગી જાઓ જરા નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જે જયકાર ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી આપતા નંબર ચાર હજાર ને આઠ અમારી એ જ ભાવના છે કે ભલે એક અવતાર મોડું થશે તો વાંધો નથી પણ આ વિજ્ઞાન ફેલાવવું જ જોઈએ વિજ્ઞાનનો લોકોને લાભ થવો જોઈએ જગત આખું શક્કરિયા બરભાળમાં મૂકે એમ બફાઈ રહ્યું છે ફોરિન વાળાએ બફાઈ રહ્યા છે ને અહીં વાળાએ બફાઈ રહ્યા છે અને હવે તો શક્કરિયા સરગવા આવું માંડ્યા એટલે બધું પાણી સુકાઈ ગયું તો સરળ બાદ માંડે ને પછી તો શું થાય એટલે આ તો દાદા ભગવાન પોતાની ભાવના કહે છે અને આ જ ભાવના જે આપણે આપતા પુત્રોને અને મહાત્માઓને બધાને આપણને મળી છે પ્રાપ્ત થયું છે જે સ્વકર કલ્યાણક ભાવ એ દાદા ભગવાન મને જગતના જીવ માત્રનું કલ્યાણ કરવાનું પરમ નિમિત્ત બનવાની શક્તિઓ આપો શક્તિઓ કહીએ છીએ ને આપણે નિમિત્ત બનવાની કહીએ છીએ શું એને કદી કરતા બનવાની નથી કહેતા એ ક્રિયાથી થાય એવું નથી કલ્યાણ એટલે ભાવના કહ્યું ભાવના શબ્દ કોણ શું કહે ભાવના ઉપર ભાર ભાવના ભાવના મુખ્ય છે એ ભાવ શબ્દ મુખ્ય છે ને ભાવ એટલે છું જે છું ભવાપણું અને છે છે એટલા માટે તો આખો વ્યવહાર છે ને તો વ્યવહાર હોય ક્યાંથી શું અને છું એટલે તો એ ભૂતકાળ અને ભવિષ્યકાળમાં જાત જાતના બધી અવસ્થાઓને અટવાયા કરે છે કારણ કે છે જો હું છું એ ના હોય તો ભૂતકાળે ના હોય ભવિષ્યકાળે ના હોય ખરું નહીં સાહેબ હું છું ના હોઉં તો ભૂતકાળ બહિષ્કાર હોય એ મુશ્કેલી છે ને ભૂતકાળ ભવિષ્યકાળ છે એટલે હું છું એમ પેલા હવે તો નું ભાન થયું છે આવો એટલે બરાબર છું એ બહુ વસ્તુ છે પણ છું એટલે શું છું તે પાછું આપણે તો એ ભાન આખું સ્વરૂપ ભાન અને શું છું એટલે કેવી રીતે તો કે બેસી જશે થોડુંક આમ આવી જાઓ થોડા આની જોડે બસ એટલા થોડું પાછળ જજો અને આગળ આવી જાઓ આ તમારે જવાનું થશે નહીં એટલે આપણે ભાનમાં જ આવ્યા અને એ હું શું છું તે મને ભાન સાથે હોવામાં પણ આપણું અને એમાં એ પરિપૂર્ણ એટલે કે પર્યાપ્ત સ્વરૂપે સંપૂર્ણપણે આપણે હોઈ શકીએ એની સમજણમાં આપણે એના માર્ગે છીએ સમજતા જઈએ છીએ હું છું શું છું એ ભાન છે અને હું શું છું તે એ આવન જવન માટે નથી એ સ્થિર સ્થાયી શાશ્વત અવ્યય અક્ષય અરૂપી અમૂર્ત અચ્યુત તંકોતીળ અદભુત એવું આપણે ધીમે ધીમે સ્વાદ આવતા જતા જાય બધા જ વ્યવહારોમાં તો વ્યવહારમાં સ્વાદ ના આવે ત્યાં સુધી એનો અર્થ જ નથી બધા એક એક શબ્દો પાછળ એક એક મહત્વ છે એના મૂળ સ્વભાવના ગુણો પાછળ બહુ એનું તો બહુ વિશ્લેષણ થાય એવું છે એટલે દાદાની ભાવના કે એ પોતે કે છે અને છેલ્લે કહ્યું તેમ કે આપણે તમે બધા ને એમ લાગે કે હું જવાનો છું પણ હું જવાનો નથી ક્યાંય પણ અને હું જવું એવોય નથી એટલે બધામાં સારી રીતે હું બેસી ગયેલો છું અને બધાની મારફતે હવે પ્રવર્તીશ એવું કહ્યું બધાની મારફતે પ્રવર્તીશ એટલે દાદાએ આખો ભારત મૂકી દીધો કે આપણે પોતે પોતાના ભારથી હલકા થઈ જઈએ એવું નહીં એમનો ભાર એટલે આપણને હલકા કરે એવો પ્રકાશ એવું નહીં બિલકુલ એટલે આજ્ઞાનો ભાર એટલે દાદાનો ભાર કહેવાય આજ્ઞાન આજ્ઞા ધર્મનો ભાર એમનો દાદાનો ભાર કહેવાય અને એ ભારને આપણે સમજી લઈએ અને જો એને વહન કરીએ ને તો એટલા હલકાથી જઈએ કે કલ્પના નહીં આવે બધા વ્યવહારો એટલે બહારના વ્યવહારો બધા ગમે તેવા હશે એમાં આપણે હલકા સ્વરૂપે રહ્યા કરીશું તરલ કહેવાય એને તરલ સ્વભાવથી એટલે એમની ભાવના બહુ સરસ છે આ વિજ્ઞાન ફેલાવવું જોઈએ કે છે એટલે પછી આગની અપ્તવાણીમાં પણ એમને થોડીક ભાવના એ લખાઈ ગઈ કેટલી સુંદર લખાઈ આપણે ઘણી અહીં વાંચી જ છીએ આપણે બધા આપણે બધાને ખ્યાલ આવ્યો જ છે કયા પાના પર લખ્યું છે આપણી એટી થ્રી એટી ફોર ત્યાંથી ને ચોરાસી પાના પર બહુ સરસ લખ્યું દાદાએ પોતે છેલ્લામાં ચારસો રૂપિયા લખેલું છે એનું પરિણામ સ્વરૂપે ડોક્ટર રાધેને જે ભાવના થઈ કે આ વિજ્ઞાન વિજ્ઞાન સ્વરૂપે આજના વિજ્ઞાનના યુગમાં બંને વિજ્ઞાન શું થયું આ ખુરશીમાં છે બંને વિજ્ઞાન એના યથાર્થ સ્વરૂપે જ્યાં જેમ છે તેમ તે રીતે એ બધાને પોતાના અંતરના સુખ માટે શાંતિ માટે પ્રકાશમાં આવે એવી રીતે વિજ્ઞાન તે જ કહેવાય કે જ્યારે એ વિજ્ઞાન એ ભૌતિક હો કે આંતરવિજ્ઞાન હો એને આધ્યાત્મિક વિજ્ઞાન કે છે આમ તો વિતરાગ શબ્દ વપરાયો છે શું વિતરાગ આધ્યાત્મિક વિતરાગ વિજ્ઞાન એમ એ બંને વિજ્ઞાનો એકબીજાને પૂરક થઈ પડે એટલે ભૌતિક વિજ્ઞાન આપણને આજે જે આટલા આવા યુગમાં બધા એને પોતે પોતાના હોવા પડે હોવા છતાં પણ આપણે ખોવેલા એવી રીતે રાખે એમાં એનો કેવી રીતે સદુપયોગ આપણને મળે છે શું એનો સૌનો ઉપયોગ તે બધું થાય જે વિજ્ઞાન બે રીતે કામ કરે અવરું કામ કરે તો અવરી રીતે કરે અને સૌરું કરે સૌરાનો લાભ આપે એટલે આ ક્રમ વિજ્ઞાન હોય તો જ એ સાથે બને એવું છે અને અક્રમ વિજ્ઞાન એ જ આખા વ્યવહારમાં અને વ્યવહારના બધી જ આ બધી શોધો વિજ્ઞાનની ભૌતિક એ બધામાં બધા વ્યવહારોમાં આપણા ધર્મોમાં પણ ધર્મોના વ્યવહારોમાં આપણને બહુ સારી સરસ સમજ આપે સરખી એટલે ચાલુ માન્યતાઓથી ચાલી આવતી બધી ક્રિયાઓ આરાધનાઓ એ બધામાં સૌરાપણું આવે આ આપણું વિજ્ઞાન છે આપણે સમજાવ્યું હતું બધું હે એમને સમજાવ્યું હતું ને વસંતભાઈ ખરું કે એ જ સમજે હું સરસ મૂકેલું હતું ટૂંકામાં ત્યાં રિસર્ચ સેન્ટરમાં સાહેબ હતા ને સાહેબ હતા એટલે દાદાની ભાવના અને આપણે બધાની ભાવના હમ એટલે આ બધા એક રીતે એકબીજા જોડે લાગ્યા છીએ ને આપણે આમાં હું કે તું કેવું કે આવતું જ નથી ને કશું જેનામાં જે ખીલ્યું હોય તે પ્રમાણે નીકળે જ અને આપતા પુત્ર એના વિશિષ્ટ નિમિત્તો છે ખાસ કરીને એમાં એક અવતાર મોડું થશે તો વાંધો નથી આ વિજ્ઞાનનો લોકોને લાભ મળવો જોઈએ એમ વાત સાચી છે વાત સાચી છે આ તો પરિણમવાનું જ છે સમજાય દર્શન ખુલ્લું થયું દ્રષ્ટિ દ્રષ્ટામાં પડી છે અને દ્રષ્ટા સ્વરૂપ થયા છીએ આપણે તો દ્રષ્ટા થતાં થતાં આવું બનવાનું છે આ એટલે જ્ઞાન સ્વરૂપ થતાં પહેલાંનો આ પ્રોસેસ છે આખો અને દ્રષ્ટાપણું દર્શન દર્શનથી આપણું પ્રાપ્ત થયું એ જ્ઞાન પ્રકાશ વગરનું હોય નહીં પરંતુ એ દ્રષ્ટા પ્રકાશમાં જ્ઞાન અને જ્ઞાન પ્રકાશ એ આપણા માટે અંતરથી જેટલો ખીલે એટલું આપણું વિજ્ઞાન અંદરથી ખીલતું જતું જાય એ જોવાની વાત છે એટલે દર્શન જ્ઞાન બે સાથે સાથે હોય કોઈ દિવસ છૂટા કામ ના કરે એટલે અક્રમ માર્ગમાં આ દર્શન અને દ્રષ્ટા એ પ્રકાશ આપણો પહેલો કામ કરતો થયો છે કે જેથી આપણું જ્ઞાન અને જ્ઞાનનો લાભ આપણને અને જ્ઞાન પ્રકાશનો અલ્ટિમેટ લાભ આપણને પોતાને મળ્યા કરે અંદરથી અને દરમિયાનમાં આ ભાવના વચ્ચે આ ભાવના કારણ કે બાજી આત્મા આવી ગઈ પતંગની દોર આત્મા છે અને એટલા માટે આ ભાવના એટલે જતા જતા આ રીતે બહુ મોટી સુંદર ભાવના છે આવી ભાવના થયા જ નહીં કોઈ જગત કલ્યાણની ભાવના તો શાસ્ત્રોમાં એના ઉલ્લેખ છે બધું જ છે પરંતુ એ ભાવ શબ્દ પરથી છે ભાવ શબ્દ પરથી એટલે તેમાં જુગલ કિશોરજીની ભાવના અને આપણે આજના કાળના સંદર્ભમાં કવિરાજની ભાવના એ બહુ પ્રખ્યાત છે કવિરાજ એવી જ ભાવના ભાવેલી છે બહુ સરસ છે એ પ્રમાણે આપતસૂત્ર નંબર એક હજાર ચાર હજાર એકસો ને ચોપન વસ્તુઓના સંજોગોને લીધે આ વિપરિણામ દેખાય છે અને વિપરિણામને જોઈને લોકો મૂંઝાય છે હું કહું છું વાતને સમજો મહેનત કરવાની જરૂર નથી સ્વપરિણામને સમજો અને વિશેષ પરિણામને સમજો આત્મા વિભાવિક નથી થયો આ તો વિશેષ પરિણામ છે અને ખરી રીતે વિશેષ પરિણામનો એન્ડ આવી જાય છે અદભુત સૂત્ર છે આ અદભુત સૂત્ર છે શું સમજવું છે આ વિશેષ પરિણામને સ્વપરિણામ એમ છે લોકો તો બુજાય છે પણ હવે આપણે ના મૂજાઈએ હા તે એટલા માટે એ ખુલવા માટે છે આ એટલે આપણે જેમાં જે પરિણામ નથી ચેતનનું કે નથી પૂતગલનું બંને ચેતન અને પૂતગલ સાથે સાથે પોતપોતાના પરિણામથી છે અને પરિણતિ એ કરીને છે અને પરિણતિએ કરીને પરિણમનતાએ કરીને પરિણામ સ્વરૂપ છે છતાં પણ આપણું હું પણ બેની વચ્ચે અટવાતું બેની વચ્ચે અટવાતું હા ઘણા આત્માની વાત કરે હમ બ્રહ્માસ્મી બધું કરે આત્મા સ્વ પરમાત્મા વાળા બોલે ઘણું બધી વાતો થાય એમ બધું ખોટું નથી પરંતુ એ હું પણ આજે એનું પોતાનું ઘર ખોરી રહેલું છે એટલે એમ કે બસ આજ આ નહીં એ નહીં એટલે નહીં એ નહીં બોલાતું નથી પણ હું આમાં પકડી સ્થિર થઈ ગયો સમજાય અને જો થોડુંક એનાથી દૂર હોય તો તત્વમસી શું કહ્યું સોહમ શું કહ્યું આ રીતે તે હું છું તત્વમસી એમ સોહમનો એ સોહમ જરાક બીજો એનો બીજી રીતે લીધું છે શું જે છે તે હું છું અને તત્વમસી કે તે હું છું આવી રીતે લેવું પડે છે એટલે એ હોય અથવા તો વ્યવહારની ક્રિયામાં નામ જપ ક્રિયા યજ્ઞ યાગ બધું જ દેવ રીતે હોય એટલે પરિણામ આવી રીતે વચ્ચેનું હું પણ આમ જેમ અટવાયા કરતું એ હું પણાનું જે પરિણામ છે આ બે ચેતન અને પૂતગલ પરિણામોની વચ્ચે એ વિશેષ પરિણામ થયું એને વિરુદ્ધ પરિણામ ના કહેવાય શું નથી ચેતન ચેતનથી વિરુદ્ધ કે નથી પૂતગલથી વિરુદ્ધ કારણ કે હું પણ છે એટલા માટે શું કહ્યું હું પણ છે એટલા માટે એટલે એને વિશેષ પરિણામ કહ્યું આ દાદા ભગવાનની મૌલિક શોધ છે વિશેષ પરિણામ વિશેષ પરિણામ વિપરિણામ તરીકે તેને વિભાવિક ને આ તો બધું શાસ્ત્રોમાં છે જ એનું સામાન્ય પ્રમાણથી પરંતુ વૈજ્ઞાનિક રીતે આ ફોડ છે તે અદભુત ફોડ પડ્યો છે આપણને વિશેષ પરિણામ અને વિશબ્દ સામાન્યપણે વિરુદ્ધ ભાવે અને વિરુદ્ધ અર્થના રીતે વપરાયેલો હોય છે તે ક્યારેય પણ એવી રીતે નથી વપરાયો કારણ કે આખું વિજ્ઞાન વિતરાગ વિજ્ઞાન અધ્યાત્મ વિજ્ઞાન એ હકારાત્મક છે શું કહ્યું એક સો ટકા હકારાત્મક છે એમાં એક શબ્દ કે અક્ષરથી પણ એ નકારાત્મક નથી તે આખું અહીંયા આગળ અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું અને અક્રમ વિજ્ઞાનથી જ આ સમજાય નહીં તો સમજાયું નથી એટલે વસ્તુઓ વસ્તુઓના સંજોગોને લીધે વસ્તુઓના સંજોગોને લીધે વસ્તુઓ એટલે શું કે તત્વો અને તત્વોના સંજોગો પણ તત્વની વાત તો કોણ જાણે એટલે બહાર તો બધું આ વસ્તુઓ જ દેખાય એટલે વસ્તુ જાત જાતની ભાત ભાતની એ બધી અને સંજોગો બધા ભેગા સાથે ભેગા થવા પણ પણ આ વિખરાવાપણાની વાત કોઈ નથી સમજતું આ બહુ સમજવાની વાત છે વિખરાવાપણું એટલે પરંપરાના માર્ગમાં એ સંયોગોના ભેળા સ્વરૂપ થવા માટે એને કહેવામાં આવ્યું શાસ્ત્રોમાં તે વખતે સમજ બહુ અતિ સરખી મન વચન કાયાની એકતા કે એકતાની નજીક પણ હોય તો પણ એવામાં થોડું કહેવામાં જાજુ સમજી જતા સમજે એવું હતું પણ આજે એવો કાળ નથી એટલે દાદા ભગવાને ખાસ કરીને આ કળિયુગમાં આ કાળમાં કહેવું પડ્યું કે સંયોગો એ વિયોગી સ્વભાવના છે શું કહ્યું સંયોગો જે સંયોજન સંયોજન સ્વરૂપે થઈ ગયેલા તેવા તત્વની અવસ્થાઓ એમાં સંયોગો હવે મૂળ તત્વ કયું તો કે જીવ અને અજીવ ચેતન અને પૂતગળ આ બે જ મૂળ તત્વો બીજા ચાર તત્વોમાં જરા ફેરફાર કશું થતું જ નથી ફક્ત એની પણ છે અને સાથે હોવા પણ છે અને સાથે હોવા પણ છે માટે આ બ્રહ્માંડ અને બ્રહ્માંડનું પ્રમાણ છે પ્રમેય સ્વરૂપે કેવી રીતે બ્રહ્મે સ્વરૂપે આખું બ્રહ્માંડનું અને બ્રહ્માંડની બહાર ક્યાંય પ્રમાણ છે જ નહીં ત્યાં કંઈક બે તત્વો છે ત્યાં પૂતગલય નથી પૂતગલથી મુક્ત થયેલું એવું ચેતન અને આકાશ જે મૂળ તત્વ તે અહીંયા પણ છે લોકમાં પણ લોક આકાશ સ્વરૂપે સમજ્યું અને ત્યાં પણ અલોક છે અલોક આકાશ સ્વરૂપે છે છતાં આકાશ આકાશ સ્વરૂપે જે પણ રૂપી છે ચેતન સિદ્ધ સ્વરૂપો અને સિદ્ધ સિદ્ધાત્માઓ એ પણ આ રૂપી સ્વરૂપે છે બોલો અને બંને પોતપોતાના તાત્વિક પ્રમાણથી છે તાત્વિક અવાજનજીભાઈ જય સચ્ચિદાનંદ તબિયત કેવી અહીંયા પછી ભેગા થયા હતા અહીંયા ભેગા થયા હતા આવતા શનિવારે આ શનિવાર બરોબર છે કઈ મદદ જોઈએ છે બસ બરોબર છે ના ના શનિવાર તો અહીંયા જ છું કાલે જ કાલે આવી જઉં છું સાથે બેસીશું ને આપણે બધા જ વાતો કરીશું જરા <laughs> ભેગા મળીએ એકબીજાને આપણે જીવ્યા છીએ સાથે છીએ બધાને ઓળખવા જોઈએ ને એકબીજાને ઓળખવા તો જોઈએ ને પણ <laughs> હે આપણે બધા છીએ એટલે એકબીજાને ઓળખીએ તો આપણે પોતાનું ઓળખીએ નહીં તો કેમનું ઓળખાય અને જે આ વિશેષ પરિણામ જે કહ્યું અને આ કશાયની વાત દાદા કરે છે કે વ્યતિરેક ગુણો એ બધું સેમ જ વ્યતિરેક ગુણને જ વિશેષ પરિણામ હોય કારણ કે કોઈ પણ પરિણામ હોય એ ગુણ વગર હોય નહીં એટલે વ્યતિરેક ગુણો ના ચેતનનો ગુણ ના જળ એટલે કે પૂતગલનો ગુણ એવી રીતે બેવનો ગુણ બેનું મિશ્રણ થઈને એક ત્રીજો જ એક ગુણ દૂર થાય એટલે વ્યતિરેક કે છે વિશેષ ભાવે અતિરેક થઈને એમાંથી ઉત્પન્ન થયેલો વિશેષ ભાવે અન્વય ગુણ ચેતનનો ચેતનનો ચેતન ગુણ અને પૂદગલ જળનો એ પૂદગલ ગુણ જળ શબ્દ તો ખરી રીતે હોય નહીં જળ શબ્દ પૂદગલને જળ સ્વરૂપે ત્યારે જ કહેવાય કે જ્યારે એમાં સો સો ટકા માલિકી પણ એમાંથી નીકળી ગયેલું હોય એટલે કે માલિકી ભાવ વગરનું પૂદગલ એને જ જળ કહી શકાય એટલે આપણા મહાભારતમાં ઋષભદેવજી માટે અને ભરતજી માટે પણ જળ ભરત અને આવી રીતે મૂકેવાયું છે કારણ કે એ રહેતા હતા જ એવી રીતે બધું કરે મહાભારતમાં ઉલ્લેખ એવી રીતે છે એમના માટે શું ખ્યાલ આવ્યો કારણ કે એ જમાના પેલો શરૂઆતની હતી ને વાત ત્યાં ઉલ્લેખ છે ઋષભદેવજીનો અને ભરતજી માટે પણ છે બંને માટે છે ચાર હજાર એકસો ચોપ્પનમું હવે એમાં પૂછવું છે આગળ કંઈ વિશેષ પરિણામનો એન્ડ આવી જાય છે એટલે એટલે આપણે ફરતી વાંચીએ આ સૂત્ર ફરતી વાંચીએ વસ્તુઓના સંજોગોને લીધે બોલો આ વિપરિણામ દેખાય છે અને વિપરિણામને જોઈને લોક મૂજાય છે હું કહું છું વાતને સમજો મહેનત કરવાની જરૂર નથી સ્વપરિણામને ભજો સમજો અને વિશેષ પરિણામને સમજો એટલે સમજવાની જ મુખ્ય ક્રિયા છે શું એ પુરુષાર્થ ક્રિયા છે આખી સમજવાની અને બાકીની બધી મહેનતની ક્રિયા છે આટલો ખેલ છે તેમાં આત્મા વિભાવિક નથી થયો આ તો વિશેષ પરિણામ છે અને ખરી રીતે વિશેષ પરિણામનો એન્ડ આવી જાય છે આત્મા વિભાવિક નથી થયો શું કે છે આ તો વિશેષ પરિણામ એટલે વિશેષ પરિણામ શાસ્ત્રોમાં વર્ણન છે કે આત્માનું એવું જ કહેવાય છે અને પૂતગલનું નથી કહેવાતું અને પૂતગલનું કહેવાતું નથી જડનું નથી કહેવાતું આત્માનું સાથી તો કે હાજરી કાયમની હંમેશા શાશ્વતી કે હું પણ હું પણ હું પણ એટલે તો કહેવાયું હું કરું હું કરું એ જ અજ્ઞાનતા આવી રીતે સકટ એટલે કે હા આપણે આપણે તાણીએ આ દેહનું ભાર એ તો દ્રષ્ટાંત આપવા જ પડે ને શું કરે ત્યાં સિવાય ના પડે આપણે ઝાટકું આપવું પડે એમ આ બધા ચાપકા કેવું શું કહેવાય છે આ કોનું છે આ લસી મહેતાનું છે એટલે આવું છે એનો એન્ડ આવે જ છે કારણ કે એ વિનાશી છે શું અને આત્માનું વિશેષ પરિણામ સાથે કહેવામાં આવે છે આત્મા અવિનાશી છે પણ આત્માની હાજરીમાં આ વચ્ચે જ ઉભું થયેલું પરિણામ જે નથી આત્માનું ગણ છે કે નથી જળ કે પૂતગલનું એવું ઊભું થયેલું પરિણામ સાચી તો કે આત્મા હાજર છે માટે આત્માનું અસ્તિત્વ છે એટલા માટે પણ અસ્તિત્વ છે તે સમજવું બહુ મુશ્કેલ છે તો પછી એ અસ્તિત્વ વસ્તુત્વ સ્વરૂપે શું છે તાત્વિક એ તો ક્યાંથી સમજાય અને તાર્કિક સમજાય નહીં ત્યાં સુધી એની પરિપૂર્ણતા સ્વરૂપે શું હોઈ શકે ને કેટલું છે એના આપણે પુરુષાર્થ કરીને એ તરફના પ્રયાણમાં ના આવીએ પરમાત્મા પ્રકાશ ખુલ્લા થવાના આત્માના એટલે બહુ સુંદર સૂત્ર છે આ તો એ તો કુદરત જ છે ને એમાં તો સંયોગો ને વિયોગો સંયોગો વિયોગી સ્વભાવના છે એક હું શાશ્વત શુદ્ધાત્મા છું શાશ્વત શુદ્ધાત્મા છું શુદ્ધ આત્મા છું તો શુદ્ધ આત્મા કયા લક્ષણોથી છું તો કે જ્ઞાન દર્શન આદિ આનંદ જેવા મુખ્ય પ્રમુખ લક્ષણો છે જ્ઞાન અને દર્શન જ્ઞાન પ્રકાશ એટલે જાણવાનો પ્રકાશ જાણવા સ્વરૂપનો પ્રકાશ અને દર્શન પ્રકાશ એટલે જોવા સ્વરૂપનો પ્રકાશ પ્રકાશ એકનો એક જ પણ આ રીતે એ પ્રકાશ આવી રીતે કામ કરે વ્યવહારમાં દર્શન સ્વરૂપે કામ કરે દર્શન પ્રકાશ સ્વરૂપે વ્યવહારમાં એટલે દેહ છે અને દેહના જે વ્યવહારો છે બધા એ બધા વ્યવહારોમાં દેહના વ્યવહારોમાં અંતર અને બાહ્ય બંને અંતર અંતઃકરણના લેવડે આપણા પોતા માટે અને બાહ્ય બહારના વ્યવહારો દેહના શરીરના છે બધા જોડે આખે જ્યાં જ્યાં જેનો હિસાબ હોય છે એ પ્રમાણેના એ બધામાં અને એ દેખી દેખીને આપણે એને સમજતા જતા જઈએ કે આ છે અને હું હું છું તે બધું લખવું પડે અને તે વખતે જ્ઞાનનો પ્રકાશ એ ત્યારે જ ખુલ્લો થાય કાનનો પ્રકાશ ખુલ્લો થાય ત્યારે બે લખવું પડી જાય એકદમ સમજાયું એટલે દ્રશ્ય જ્ઞેય સ્વરૂપે સ્પષ્ટ જણાય જેટલું સ્પષ્ટ જોયું હોય એટલું સ્પષ્ટ જણાતું જતું જાય સ્પષ્ટ વ્યવહાર અને મન વાણી અને કાયા સ્વરૂપ માનવ દેહ નથી ત્યાં સુધી વ્યવહાર શું છે સમજી શકાય એવો છે જ નહીં આ પ્રાણીઓને અને પ્રાણી જગતમાં એને વ્યવહારને સમજવાની જરૂર નથી પડતી કારણ કે કુદરતને આધીન જ બધા રહેલા છે પણ મનુષ્ય એકલો જ કુદરતને આધીન ના રહી શક્યો એને મુશ્કેલી સાબિત કુદરત આધીન ના રહેવા દે એવી નથી કુદરતમાં એવું છે કે આપણે એને અધીન દેવો ના રહેવા દે કુદરત તો કુદરત છે દેવો માટે પણ કુદરત છે મનુષ્યો પ્રાણીઓ અને નારકી જીવો માટે કુદરત કુદરત જ છે ઓલ કુદરત બધું સમજાયું ને પરંતુ રહેવું અને ના રહી શકવું ને રહેવું રહી શકવું એ બધું આ એક માણસના જ વાત છે ત્યારે સમજી લે પોતે કે હું કોણ છું અને આ વ્યવહાર શું છે આ સમજાય તો નહીં બને પછી ત્રીજું છેલ્લું સૂત્ર છે ચાર હજાર ને અડતાલીસમું જ્ઞાન કોનું નામ શ્રદ્ધાની પ્રતીતિ ઉપર ઊભું રહેતે શ્રદ્ધા તો જ્ઞાનનું પહેલું પગથિયું છે શ્રદ્ધા નથી તો જ્ઞાન નથી એટલે શ્રદ્ધા અને જ્ઞાન આ બેનું આખો સમન્વય અહીંયા આ સૂત્રમાં કરેલો છે બહુ સુંદર રીતે સમન્વય કરેલો છે કે શ્રદ્ધા એ તો જ્ઞાનનું પહેલું પ્રગતિ છે સોપાન છે આખું શ્રદ્ધા આ શ્રદ્ધાને બીજા શબ્દમાં દર્શન શક્તિ કે છે કેવી દર્શન શક્તિ એટલે જોવાની શક્તિ એટલે એને દ્રષ્ટા શક્તિ કહી સમજ્યું અને ત્રીજી રીતે એને એવું કહેવાય છે કે જોવાની શક્તિ કેવી રીતે કામ કરે તો કે પ્રજ્ઞા પ્રકાશે કરીને દ્રષ્ટા શક્તિ સ્વરૂપે એને કામ કરવાનું માધ્યમ શું તો કે પ્રજ્ઞા પ્રજ્ઞા શું છે તો કે એ આત્માનું પ્રકાશનું આખું સોપાન છે અને સોપાનથી આ થાય છે મૂળ શુદ્ધ આત્મા સમજાયું દ્રશ્ય મનથી વિચારો આવે અંતરકરણ બુદ્ધિ ચાલે બધું જે બધું દ્રશ્ય અને બાર ઇન્દ્રિયો અને બધા વ્યવહારો એ દ્રશ્ય બેની વચ્ચે હું એ દ્રશ્યનો દ્રષ્ટા શુદ્ધાત્મા સમજ્યું પણ એ દર્શન હજુ જ્યાં સુધી ખુલ્યું ખીલ્યું નથી ત્યાં સુધી એ પ્રજ્ઞાના પ્રકાશ સ્વરૂપે કામ કરે છે એ પ્રજ્ઞાનો પ્રકાશ એ જ આખો જ્ઞાન અને દર્શન પ્રકાશવાળો મિશ્ર ભાગનો આખી એક શક્તિ છે શું છે અને કઈ શક્તિ કે આત્માની મૂળ શક્તિમાંનો એ આખું પ્રાગત્ય છે એક આત્માની મૂળ શક્તિ બધા આવરણોમાં દબાયેલી છે એમાંથી આ આ વ્યવહારમાં યોગ માર્ગમાં એને કુંડલીની જાગૃતિ એ રીતે કે છે યોગ માર્ગમાં વ્યવહારથી પરંતુ એ બુદ્ધિને આધીન છે બુદ્ધિના આધીન એટલે કુંડલીની જાગૃતિ જે કહેવામાં આવે છે તે બુદ્ધિના કઈ બુદ્ધિ તો કે સમ્યક બુદ્ધિ છે પરંતુ આ કાળમાં પ્રકૃતિ ને પ્રકૃતિના જે કરણો છે બધા એ કરણોના આધારે જે જાગૃતિના યોગથી કરવા જાય છે એ તો પ્રકૃતિના અંદર જે બીજમાં ગુણ હોય ને બીજ ગુણ એ બીજ ગુણ પ્રમાણે પરિણમે એ બધા કોઈ પણ આજે ગાયત્રી મંત્ર કોઈ પણ હોય તે પણ મંત્રો બરાબર બરોબર છે એક્ઝેક્ટ છે પરંતુ એનું પ્રગમવું જે પ્રકારે હોવું ઘટે તે રીતે જોવાની વાત છે સમજે કૃષ્ણ ભગવાનના સમયમાં અથર્વવિદની વિદ્યા જાણકાર એ પણ એ મંત્રની સાધના કરનાર હતા અને સાત્વિક પ્રકારથી એ પણ સાધના કરનાર હતા એટલે સૂર્યદેવની સાધના હતી તે વખતે એ સૂર્યોદયની સાધના એ ગાયત્રી મંત્રની સાધના છે સમજાય છે બધું વિધિ વિધિ પ્રમાણો હોય છે બધા એના પરંતુ જેવું બીજનો પ્રકાશ સત્વ રજસ્તમસ એ પ્રમાણે પરિણામ પામે એ બધું મિક્સચર છે પ્યોર નથી હોતો સત્વ રજસ્તમસ એ બધા મિક્સચર સ્વરૂપે પરંતુ દરેકને મુખ્ય રીતે જે રીતે કામ કરતું હોય ત્રણેયનું મિશ્રણ હોય તો પણ એ રીતે પરિણામ પામે સમજે એનું વલણ તામસિક સ્વરૂપમાં તે પ્રમાણે હોય રાક્ષી હોય તો તે પ્રમાણે હોય સાત્વિક હોય તો તે પ્રમાણે હોય મિશ્રણ તો રહેવાનું છે કારના હિસાબે પ્રકૃતિ બીજગુણ પ્રમાણે પડે છે એવું બીજગુણ એ તો છે જ કુદરતી પણ એ પ્રકૃતિ બીજું કશું જ નથી એ દ્રશ્ય અને જ્ઞેય છે દ્રશ્ય અને જ્ઞેય સ્વરૂપે જુદું જુદું નથી એક જ પ્રકૃતિ પરંતુ દેખાવા સ્વરૂપે દ્રશ્ય સ્વરૂપે છે અને જણાવવા સ્વરૂપે જ્ઞેય સ્વરૂપ થઈ જાય છે પછી એટલે જ્ઞાનમાં પ્રકાશતું અને પેલું દર્શન પ્રકાશતું દર્શન પ્રકાશ એટલે સૌમ્યતા હોય સામાન્ય ભાવ હોય બધો અને જ્ઞાન પ્રકાશ એ પોતે વિશેષ ભાવે એટલે જ્ઞાન વિશેષ ભાવે હોય સમજે વિશેષ ઉપયોગ કે છે સામાન્ય ઉપયોગ અને વિશેષ ઉપયોગ ઉપયોગ શબ્દ સાથી વપરાયો કારણ કે એ પ્રકાશ છે આત્માનો શુદ્ધ સ્વરૂપે જ્ઞાન સ્વરૂપે ને દર્શન સ્વરૂપે જ્ઞાન સ્વરૂપે જ્ઞાતા સ્વભાવથી અને દર્શન સ્વરૂપે દ્રષ્ટા સ્વભાવથી એનો સ્વભાવ છે ને સ્વભાવ ગુણો છે ને એ સ્વભાવ ગુણોથી એ જ્ઞાતા દ્રષ્ટા પણ એ પરિણમતો એવો એ સ્વભાવ સમજાયું એટલે એ આખો જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે પરિણમતો સ્વભાવ એમાં આ શ્રદ્ધાનું બહુ અને પ્રતિથી એના પર કહ્યું કે શ્રદ્ધાની પ્રતિતિ ઉપર ઊભું રહે તે જ્ઞાન કહેવાય એટલે શ્રદ્ધા કોને કહેવાય કે પ્રતિતિ કે છે જ મીઠું જ પછી એમાં સંશય ના રહ્યો કોઈ શંકા ના રહી તારે પ્રતિતિ એને કહેવાય છે એ પ્રતિતિ એને જ પ્રજ્ઞા કહી એ શક્તિ કહી આખી અને એને શ્રદ્ધા સ્વરૂપે જોઈએ સ્વભાવ ગુણો સ્વરૂપે તો પ્રતિતિ સ્વરૂપ કહેવાય એટલે પ્રતિતિ કોન્સ્ટન્ટ થઈ ગઈ એટલે છેલ્લામાં છેલ્લું એ પરિણામ આપીને જ એ પછી એ થાય એ વિરમે પછી બન્યું સમજે સ્વભાવ સ્વભાવમાં વિરમી જાય અને બીજું આગળ પૂછવું છે આમાં એ જ્ઞાનનું પહેલું પદ દર્શન ઉપયોગ દર્શન ઉપયોગ એટલે આજ્ઞાધર્મમાં બે મુખ્ય આજ્ઞા છે કે પોતાનું સ્વરૂપનું જ્ઞાન થયું એનું ભાન થયું અને ભાન સ્વરૂપે આપણે મન વચન કાયા અને એની સાથે છીએ તે આખો એનો બધો વ્યવહાર રહ્યો એ આખા વ્યવહાર સાથે હોવા પડો એટલે ત્યાં આગળ આજ્ઞા મૂકવી પડી છે કે હવે આ વ્યવહાર તમારે તમારા પ્રકાશથી તમારા પ્રકાશમાં ઉકેલાય એના માટેનો એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું નામદારી છું એ આજ્ઞા અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું એટલે નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું એ શબ્દ બોલવાથી થઈ થઈ જવાતું નથી એ પ્રાપ્ત થવું જોઈએ પદ એ દશા પ્રાપ્ત થવી જવી જોઈએ એટલે પ્રાપ્તિ બહુ મુખ્ય છે આ પ્રાપ્તિ પ્રાપ્તિ કરવાથી ના થાય પ્રાપ્તિ કૃપાથી જ થાય છે આજે વ્યવહારમાં પણ તમે જોજો જ્યારે બધા પ્રયત્નો પડકાર બંધ ઓછા થઈ જાય છે કારણ કંઈ કોઈ આપણા મારો રહ્યો જ નથી પ્રયત્ન શું કરવું હવે પ્રભુ તારે આશરે શું કે છે આવું કહી જાય છે સમજુ ત્યાં કશું જ ના ખ્યાલ તારે આવું થઈ જાય છે ત્યારે પ્રાપ્ત કરવા માટે છેવટે આવી રીતે કરે એ પ્રાર્થનાઓ છે બધી કૃપા શું કહ્યું મોટી કૃપા કેવી રીતે મળે કૃપા મેળવવા માટે આપણે શરીરે કરીને છીએ અને માથા સાથે છીએ એટલે એ માથા સાથે એવી રીતે હોઈએ કે હું કંઈ જાણું નહીં શું કહ્યું પણ માથું તમને એમ દેવા નહીં દે અને જેટલું જેટલું જેટલા અંશે આપણે હું કંઈ જાણતો નથી કે હું કંઈ જાણતી નથી એવી રીતે રહીએ એટલું જ આપણને વિનય અંદરથી ખીલતો અને પરમ વિનય તે આપણને રહ્યા કરતો હોય કે કારણ કે જ્યાં એવું પરમ વિનય સ્વરૂપ આપણે જીવતું સ્વરૂપ જોઈએ કોઈ જગાએ ત્યારે તરત જ આપણે હૃદયથી નમીએ એને માથાથી નમીએ અને નમેલું નથી કહેવાતું હૃદય નથી શું અને હૃદય નમેલું હોય એનું માથું બધું જ નમેલું હોય છે તો જોતા દ્રષ્ટિમાં ફેર હોવો જોઈએ સમજે એટલે કૃપા પ્રાપ્ત કરવાથી નથી થતી પરંતુ જે એ કૃપા સ્વરૂપ હોય જેનાથી પ્રાપ્ત થતી કૃપા એવા પ્રાપ્ત સ્વરૂપ કૃપા પ્રાપ્ત સ્વરૂપ એવા હોય હાજર દાખલા તરીકે જીવતા ત્યારે એમની આગળ આપણે સમર્પણ થઈએ એટલે આ કૃપા આવે અને સમર્પણ ભાવ હું કંઈ જાણતો નથી અને પરમ વિનય આ બેના કોમ્બિનેશન વગર એ યથાર્થપણે નથી આવતો યથાર્થ હું શબ્દ મૂકું છું એટલે દાદા ભગવાને જોયું કે આનો ગંભીર અર્થ તો કોઈ નહીં પકડી શકે એટલે કહું આવો ભાઈ ચાલ વિધિ કર આવી રીતે કરાવી દે એટલે અમીન સાહેબ એને ઊંઘમાં સિગન ખવડાવ્યો આપણે જાણીએ નહીં કરીએ નહીં પણ જશે એટલું કામ તો કરશે જ ને અંદર એવું છે એવું કોણ આ થઈ ગયું બીજું કંઈ પૂછવું છે દર્શન ઉપયોગ એટલે સામાન્ય ઉપયોગ કહેવાય સામાન્ય ઉપયોગ એટલે કોઈ વિશેષ ભાવ આપણને ઉભો ના થવા દે વિશેષ ભાવ જ ઉભો ના થવા દે એ જ આજ્ઞાધર્મ કહ્યો આ બે બે બે આજ્ઞા અને ત્રીજી ચોથી આજ્ઞામાં જ્ઞાન પ્રકાશ આપણો દર્શન શુદ્ધ થતું થતું જ્ઞાન પ્રકાશમાં લઈ જાય પુરુષાર્થ પરાક્રમ હમ એવી રીતે અને શુદ્ધાત્માનું ખાતું રકમ જમા કરવાની એટલે આપણે કરનારા નથી એને થાય છે સ્વભાવથી થાય છે ખુલે તો દર્શન જેટલું ચોખ્ખું વ્યવહાર જેટલો ચોખ્ખો થતો જતો જાય શુદ્ધ ચોખ્ખો એટલે શુદ્ધ એને આદર્શ શબ્દ પણ વાપરીએ છીએ આપણે આદર્શ એટલે લોક આદર્શના અર્થમાં વાત નથી પરંતુ એ ભગવત આદર્શની વાત છે શું કહ્યું આપણે જ આપણા માટે અંતરથી આપણા માટે આદર્શ થઈ લઉં શું કહ્યું અને એ જેટલો થયો હોય એટલો આ વિશ્વ સમાજ લોક આ બધો અરીસો જ છે એટલે બહાર એ આવે જ અને અરીસામાં એ બધું અરીસા સ્વરૂપ છે એમાં વ્યવહારમાં ગમે તેવો વ્યવહાર ખડેલો હોય ને પણ એને અંદરથી ભગવાન હાજર છે એટલે ખબર પડે આગળ રહે નહીં માથું મનાવાના દે એટલું જ બને કેમ કે આ વખતનું લક્ષણ છે એવું આ કાળનું લક્ષણ છે શું અને માથું ખોટું તો છે જ નહીં પણ આપણે ત્યાં જ આગળ વાતો સમજવાની છે બધી સચ્ચિદાનંદ દ્રશ્યની વિશે થોડું વધારે ફોર્ટ જોયે છે કારણ કે દ્રશ્યમાં ઘણી વાર શું થાય છે કે એ ફિઝિકલ જ હોય કે દેખાતું ના હોય એવું દ્રશ્ય હોય એની વાત ના ના દ્રશ્ય સામાન્યપણે વ્યવહારથી લોકવ્યવહારથી એવી રીતે સમજાય છે કે બે આંખોથી દેખાય એને દ્રશ્ય કહીએ છીએ આપણે અને અહીંયા આધ્યાત્મિક ભાષામાં દ્રશ્યને એ કહીએ છીએ કે બે આંખોથી દેખાતા દ્રશ્યમાં આપણે એનું સૂક્ષ્મ સ્વરૂપ તાત્વિક સ્વરૂપ અને એમાં તાત્વિક સ્વરૂપનું એનું આ દ્રશ્યપણે દેખાવા પડવું એને આપણે દ્રષ્ટા એટલે આપણી દ્રષ્ટિ મૂળ દ્રષ્ટિ છે મૂળ દ્રષ્ટિ મુખ્ય છે બેની વચ્ચેનું દ્રષ્ટિ જો દ્રશ્યમાં પડે તો આપણે દ્રષ્ટા સ્વરૂપના હોઈ શકીએ કારણ કે દ્રશ્ય એ પોતે સ્વયં દ્રષ્ટા થયું એટલે પછી એ પેલું બુદ્ધિથી આમ તેમ ભટકવાનો માર્ગ થયો એટલે દ્રશ્ય છૂટું પડ્યું જ નહીં ને દ્રશ્ય પોતે જ હું એટલે દ્રષ્ટિએ બધું પરંતુ દ્રષ્ટિ દ્રશ્યમાંથી ઉઠી અને દ્રષ્ટામાં પડે શું કહ્યું હવે દ્રષ્ટામાં પડે એટલે શું કે આત્માનો મૂળ ગુણ એ તો છે જ જોવાનો પરંતુ એ ગુણમાં પડવું એ ગુણ સ્વરૂપ થવું ત્યારે દ્રષ્ટિ દ્રષ્ટામાં પડી કહેવાય એ ગુણ સ્વરૂપ એનું છે ઓલરેડી એમાં એનું દ્રષ્ટા સ્વરૂપ ખુલવા પણ થયું એટલે દ્રષ્ટિ દ્રષ્ટાઓ પડી એટલે આપણે દ્રશ્યના દ્રષ્ટા થયા અને દ્રશ્યના દ્રષ્ટા થયા એટલે દ્રશ્ય કશું તો કે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ સ્વરૂપ એ બધું જ સમજ બધા બધા સ્વરૂપ આજે આ શરીરમાં બહારનો પાંચ ઇન્દ્રિયોનો ભાગ એ સ્થૂળ સ્વરૂપમાં બધો જાય વ્યવહારનો શું કહ્યું અંતઃકરણના બધા વ્યવહારો એ બધા સૂક્ષ્મતામાં જાય અને ઉદય પરિણામમાં આવ્યા નથી છતાં પણ અંદર હાજર છે સત્તાએ કરીને છે એ બધા કારણ સ્વરૂપમાં જાય ઉદય આપવા પ્રમાણમાં અત્યારે આવી રીતે હોય છે કાર્ય દ્રષ્ટા કહેવાય છે આપણે સમજ્યું અને આપણે સ્થૂળ સૂક્ષ્મ કારણના પણ આપણે જાણનાર અને જોનાર સ્વરૂપે થઈ જાય અનુભવ પ્રમાણથી શું કહ્યું અનુભવ પ્રમાણથી જવાનું જાણવાનું જોવા પણ રહ્યા કરતું હોય એ વિજ્ઞાન થઈ ખુલે છે ત્યાં વિજ્ઞાન ઘન આપણું સ્વરૂપનું હોવા પણ એ વિજ્ઞાન ઘન સ્વરૂપે હોય ઘન ઘન કે છે કારણ કે આ શરીરમાં અહીંયાથી તે છેક સુધી નીચે આખા શરીરમાં આત્મા પ્રકાશનો વ્યાપ છે આખા શરીરમાં શરીરની કોઈ પણ ક્ષેત્રે કોઈ પણ પ્રદેશ ક્ષેત્રે પ્રદેશ તો બહુ ઝીણી વસ્તુ છે ક્યાં કંઈ કંઈ ગમે તે આપણને અસર થાય તરત જ તે ખબર કોને પડે તો આત્માને પડે છે એટલે ડોક્ટરો કહે કે જેટલી ખબર ના પડે એટલું તેનું આત્માનો પ્રકાશ ખેંચી ગયેલો છે હું ડોક્ટર એવું કહેતા તો નથી જોકે આપણે આ ડોક્ટર કહે છે આ બધો પ્રકાશ ખેંચી ગયો ગરોળની પૂછડી કપાઈ જાય છે ત્યારે એ પ્રકાશ તો આખો પૂછડીમાં વ્યાપ્ત છે પણ કપાતાની સાથે ત્યાંથી એ પ્રકાશ એટલો આટલો સંકોચાઈ અને બાકીના પ્રમાણમાં રહે છે અને પેલામાં રહેલો કેટલો કે એનામાં હજુ એ પ્રકાશ બહાર આખો વ્યાપ્ત હતો એ વ્યાપ્તમાં એટલે પ્રકાશ એટલે કે આ દેહ સ્વરૂપનો આકાર સ્વરૂપનો પ્રકાશ એ પેલામાં આકાર સ્વરૂપ જેટલો હતો મૂળ પ્રકાશથી ચેતનથી એ છૂટું પડ્યું એટલે એમાં જે રહેલો ભાગ એટલો થોડો સળવર્યા કરે એટલે એમાં પડઘા સ્વરૂપે પ્રકાશ કહેવાય છે કે પડઘા સ્વરૂપ પ્રકાશ જેમ જેમ પડઘા સમન થતા જાય એના તેમ તેમ સર્વાત ધીમે ધીમે ઓછો થતો જાય પછી પડી જાય આપણા શરીરમાં એવું છે શરીરના કોઈ પણ ભાગ તમે જુઓ હા અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિદુર્વાપ્ય સર્વત્ર સંવેદનેણા મારો સંકલ્પ વિકલ્પ મારો આકાર વિકાસ થતો નથી હું આખા શરીરમાં કામ બરોબર છે હા બહુ સુંદર છે આ સમાધિ છે સમાધિ છે આ ગીતા બરોબર છે ગીતામાં તો બહુ સુંદર જ્ઞાન છે અદભુત જ્ઞાન છે પરંતુ આજના કાળમાં આજના કાળના વ્યવહારોમાં આજનો જે બધો આપણે કર્યું આજના પ્રમાણનો જે વ્યવહાર છે બધો આ વિજ્ઞાન ખીલેલામાં એને અસર સ્વરૂપે લાવવામાં આવે તો બહુ મોટું એ વિજ્ઞાન ખુલ્લું થયું છે ગીતાનું બહુ સુંદર રીતે ખુલ્લું થયું છે અને એની પાસે મથામણ માગે થોડીક દાદાજી ઘણીવાર ના ચાલે દાદાજી વાર મન થાય કે આપ ગીતાનું એક અધ્યાય રાખો આમ આખો જરૂર સાત દિવસ જેવો કે જરૂર રાખો રોજ એક બે અધ્યાય આવતા શુક્રવારે જ રાખો ચાર અધ્યાયનો શુક્રવારનો પ્રસંગ છે ને તમારે તમારે બધું કાઢવાનું સારું તમે ડેટો એક બે એક વખત કાઢ્યું હતું ને દાદાજી કર્મણવાદી કા રસ્તે કપિલ ને ત્યાં બહુ વર્ષ થઈ ગયા એને ચાલો હિનાબેન પૂછે છે કઈ ગઈ હિનાબેન પૂછે એકવીસમો અજાનમાં જન્મદિવસ હતો તમારો ના ના એમનો એમની વાત કરે છે એ નિમિત્તે આજે મને ખૂબ આશીર્વાદ આપવા કૃપા કરશો એ ક્યારે હતો તમારો ગઈકાલે ગયો એટલે તમારે ગઈકાલ હતી એટલે આજે મને ખૂબ આશીર્વાદ આપવા કૃપા કરશો અને સિદ્ધ ક્ષેત્ર સુધી આપનો હાથ મારા માથે સતત રહેશે એ અમારી તમને ખાતરી જાઓ તમારી જવાબદારી પણ આજે લંચમાં બોલાવે છે એના બેન આપણને પ્રસાદ બધાને કર્યો કે નહીં ખરું ને ચાલતું કરતા તો પહોંચી જશે તું બધા બધા ભેગો પહોંચશે સુંદર ના એવી રીતે નહીં એ તો અંદરથી હોય આપણે બધો વ્યવહાર બધો થયા કરતો હોય કરતા હોય ને તમે કોઈ વળતું હોય કોઈને તારા વખાણ કરતો હોય ગમે તે હોય પરંતુ એ બધું વ્યવહારથી બન્યા કરે પણ અંદરથી તમે રહ્યા કરે હું કંઈ જાણતી નથી ત્યારે જાણતો નથી બોલાય તો ખરું પણ તમે પાછું સમજવું પડે હું શુદ્ધાત્મા રૂપે કહું છું એટલે વ્યવહારમાં એ બોલવા જઈએ તો ઊંધું દેખાય બહુ ડાઈ છે સમજી હા कोई भी बच्चे बच्चे से व्यवहार हो कि हम्म? कहाँ से भी हो कहाँ से सभी और आपको तो रहता ही है हमने देखा है आपको रहता है हुँ? हम्म? और गुरु भाई वो पूछ लेते हैं कि ये वैसा तो मैं कुछ जानता तो नहीं हूँ लेकिन कभी कभी वो व्यवहार मुझे अड़चन में डाल देता है वैसा बोल देता है <laughs> हाँ? तू ऐसा बोलती है अंदर से रहता है नशे रसों कि व्यवहार ऐसा कैसा हो जाता है नहीं कभी कभी नहीं तो उसको हम नहीं बोलते हैं उसको हम नहीं बोलते हैं वो तो हमेरा जो एकोज है रिफ्लेक्शन है सभी व्यवहार के बाकी के रिफ्लेक्शन आहिस्ते आहिस्ते आहिस्ते कम होते जाते हैं रिफ्लेक्शन का स्वभाव क्या है कि अपने आप पे रहा ही नहीं वो तो पर सत्ता में हो गया इसीलिए आहिस्ते आहिस्ते समन हो जाता है लेकिन समन नहीं होते जितना ज्यादा रिफ्लेक्शन है उसमें ऐसा हमें लगता है कि हाँ, अहम है ऐसा नहीं समझे हाँ, ये आभास है आभास तो समझे आभास क्यों आभास का क्यों बताया कि मैं शुद्धात्मा हूँ उसका समानता है वो आपकी कॉन्शियसनेस है मैं इस शरीर से हूँ शरीर का बांध है उसको बोलते हैं कॉन्शियसनेस और समाधि को बोलते हैं शरीर का बांध चला गया उसको समाधि बोलते हैं हकीकत में वो समाधि नहीं है समाधि उसको बोलते हैं जहाँ शरीर का खुलने आंखों से और सभी व्यवहार में सभी व्यवहार में होते हुए भी वो अंदर से समाधि में है वो तो महात्मा पुरुष ही हो सकते हैं शुद्धात्मा स्वरूप के समानता वाले देह साथ में है तो बीच में लगता है कि हमें हम ऐसा होता है वो तो आभास परिणाम है क्यों कि अभी हमारी रिफ्लेक्शन इतनी कम नहीं हो गई और सत्संग में आते हैं क्या क्या बनता है यहाँ सारी रिफ्लेक्शन बहुत संख्या में मात्रा में अच्छी ढंग से समझ हो जाती है तो जो जो समय में हम आते हैं तो समझी इसलिए वो तो सत्संग सत्संग और सत्संग के सारे वातावरण में हमें जाना भावना रखनी चाहिए भावना हम आ सकते हैं जा सकते हैं ये हमारी सत्ता नहीं है लेकिन भावना हमारी सत्ता है समझे ना इसमें भावना रख भावना रखे तो संजोग कारण न आ सके वो भी आप आए बराबर है समझे इतना समझ लेना हाँ બધું સીધું દલાલ છે બહુ અમારા મજાના ન્યુજર્સીથી અહીંયા પ્રશસ્ત રાગ માટે થોડું વધારે જાણવું હતું કે આપણે જિંદગીમાં દરેક વસ્તુ માટે રાગ છે કોઈને માટે શરીર માટે હવે આપણે જો આપણા સ્થળે પહોંચવું હોય જે આપણા સ્થળે પહોંચવું હોય મોક્ષ તો પ્રશસ્ત રાગ માણસનો કેવી રીતે ધીમે ધીમે ઓછો થાય પ્રશસ્ત રાગ એ પણ રાગ જ કહેવાય છે પરંતુ એ ભગવાને વખાણેલો રાગ છે કારણ કે પ્રશસ્ત રાગ પ્રશસ્ત રાગ કહેવાય છે એ એવો રાગ છે કે જ્યાં આગળ આપણને લાગે છે અને સો ટકા કંઈ આગળ આ છે જ આમ તો ત્યાં આગળ એમના પર એ થાય એ પ્રસંગ પણ એ છેલ્લામાં છેલ્લો રાગ છે એ જ્ઞાની પુરુષ અને તીર્થંકર એટલું એમના પર જ હોય સમજાયું કેવલી હોય પણ કેવલીમાં જનરલ સામાન્યપણે એવું પ્રશસ્તા સ્વરૂપ નથી હોતું એ કેવલીના માટે કોઈને હોવા પણ એમ કહેવા માંગુ છું છતાં હિસાબ હોય તો એકાદું હોઈ શકે છે પરંતુ મુખ્યત્વે બધાને માટે વ્યવહારથી હોય એ જ્ઞાની પુરુષ અને તીર્થંકર અને સર્વજ્ઞ પુરુષ આ બે છે જ્ઞાની પુરુષ એ કારણ સર્વજ્ઞતામાં છે અને અત્યારે આપણી સામે પ્રત્યક્ષ છે અને સર્વજ્ઞ પુરુષ એ પોતે પ્રત્યક્ષ પ્રમાણથી છે આગ્રહ એટલે તે આગળ પ્રશંસા એ કોને હોય તો કે એમના માટે કોઈ હિસાબથી એમની જોડે હિસાબ હોય એમને એ રાગ કરે દાખલો મહાવીર ભગવાન અને ગૌતમ સ્વામી મહાવીર ભગવાન અને ગૌતમ સ્વામી એ ઋષભદેવ ભગવાનના સમયથી એ મહાવીર ભગવાન જ્યારે ત્યાં હતા ત્યારે ભરત ભરત રાજાના પુત્ર હતા મરીચી દેવ મરીચી કરીને અને તે જ વખતે એમનાથી ઋષભદેવ ભગવાનના જે તપ કલ્યાણકના બધા જ પ્રસંગો એમની મન વાણીને કાયા સ્વરૂપ દેખી એને ન રહી શકાતું એમાંથી જરા નિયમ પ્રમાણથી રહેવાતું હતું એટલે એવી રીતે રહેલા એટલે સર્વપ્રથમ એમને એ ધારણ કરેલા એ વસ્ત્ર ધારણ એ થઈ રીતે સમજો અને એમાં પછી આ કપિલ મુનિ તરીકે એટલે કે મહેલ ભગવાનનો જે અરે ઋષભદેવ ભગવાનનો જે માર્ગ હતો આખો તપનો શું તિતિક્ષા અને પોતાનું જે હોય તે એ પોતાના શુદ્ધ આત્મસ્વભાવે એ આખું સહન સ્વરૂપે રહીને કોઈ પણ પ્રતિકાર પ્રતિકાર આપ્યા વગર પ્રતિક્રિયા વગર કોઈ પણ પ્રકારે જેમ છે તેમ રહેવું જેમ છે તેમ રહેવું સમજ્યું એક અક્ષર આ ઓઠ ઓઠ ખુલે જ નહીં એક એક એક સાલનો ઉપવાસ કે બાર હમ અને એમના ત્યાર પછી પાનાનો વખત જોયું કે શરીર કાયા બહુ કૃષ્ટ થઈ છે આ છે હવે સમય આવ્યો છે સમય માટે ત્યારે બધે વ્યવહારમાં બધે નીકળે છે એટલે એમનો અર્થ એ તો આમ જ કહે છે બધા આમ કર્યા કરે છે એટલે બધા એમ લાગે કે પ્રભુને કંઈક જોઈએ છે કંઈક માગે છે કંઈક હવે એ વસ્તુ હોય જ નહીં ત્યાં જુઓ વસ્તુ પણ શબ્દ નહીં ઉચ્ચારવાનો કારણ કે એમને જ્ઞાનમાં સ્પષ્ટ દેખાય કે આ શાનું પરિણામ આવ્યું આ મારું કરેલાનું જ પરિણામ આવ્યું છે કયું કરેલું કે એમાં નાની ક્ષતિ થઈ ગઈ નાની ક્ષતિ થઈ ગઈ ખેડૂતને મદદ કરવા માટે અને એનો પાક એમના બળદો આખા નહીં થયા એના માટે એમને કહ્યું કે આપણે લડવાનું તે વખતે હોય ત્યારે બૂટ બંધ કરે ને એવું બાંધી દેવાનું બળદોમાં અને આપણું કાર્ય પૂરું થાય ત્યારે છોડી નાખજો એવું કહેવાનું રહી ગયેલું તો વરસ આવ્યો બીજો વખત આવ્યો કરે શું તારે આ વાત ખબર તેમાં એ સમય નીકળે છે એ સમય આવી રીતે આવે છે જુઓ કંઈ ને કંઈ પ્રમાણથી આ વગર રહે નહીં કોઈ કોઈનું કોઈ પ્રમાણ હોય છે એનું એટલે પ્રશસ્ત રાખ તો બહુ જુદી વસ્તુ છે અને પ્રશંસા હોવો બહુ એ સહેલો પણ નથી આપણે આપણને દાદા ભગવાન માટે હોય ત્યારે કહેવાય કંઈક અંશે કહેવાય કઈ અંશે કહેવી શકાય કહેવાય કહેવાય ને પરંતુ પ્રશસ્ત રાગ વસ્તુ બહુ જુદી છે કારણ કે એ પ્રશસ્ત રાગમાં એ કોઈ પણ સંજ્ઞા માત્ર ઉથાપે જ નહીં એમની પાસે કેવી શક્તિઓ હોય બધું ઉથાપે નહીં એટલે આપણે આજ્ઞા ધર્મ મૂક્યા ને એટલે જેમને જેવો દાદા ભગવાન માટે રાગ હોય એમાં સંયમિત રહે સંયમિત રહે આટલો મૂક્યો અમને દાદા ભગવાને કહેલું કે કોઈ એવું મનમાં રાખવું નહીં જવાબ મને મળી ગયા છે દાદા ઉપર મને જ્ઞાન મળી ગયું છે હું રાખવાનું નહીં કે અને બોલવું નહીં એકદમ મને એટલે આમ આ એક કોઈ જગ્યાએ ઉલ્લેખ છે આ ખાસ ઉલ્લેખ છે આનંદ બધી માનવિક બાબતો જે છે જો આપણે સમજીએ તો આપણે દાદા ભગવાનનું સ્વરૂપ જેમ છે તેમ સમજાય આપણને નહીં તો સમજાય નહીં વ્યવહાર છે ને વ્યવહાર વાણીથી કયું કયું વસ્તુ સમજવું પડે ને પણ એનો પરમાર્થ પકડવાનો છે આપણે એના એકલા શબ્દ પર નહીં જવાનું શબ્દાર્થ પર નહીં જવાનું પરમાર્થ ઉપર જવાનું એ તો જે એને નાખેલી શબ્દની પાર નીકળ્યા છે ને તો જે તમને સમજ આપી દે અમે કોઈ જગ્યાએ દાદાના ભગવાનમાં અમેરિકા આવ્યા ત્યારે હાજર નતા છતાં અમેરિકા બનેલું તમારું બધું જ કોઈ પણ હોય ને અમને કહો ને કંઈ બતાવો ને તરત જ અમે હાજર થઈ જાય અમારી આગળ તમે કહી શકીએ વગર હાજરીએ એટલે તમને દિલથી લાગે ખરું કે આ પ્રમાણ વસ્તુ છે એટલે તમને તે વખત વ્યવહાર જે રીતે તમે વ્યવહારમાં પ્રત્યક્ષ પ્રત્યક્ષોથી જે તમને પકડાયું હોય સમજાયું હોય એમાં અહીંયા બધા પ્રકાશ આપી દે એક્ઝેક્ટ જેમ જેમ જીવો તેવો પ્રકાશ આપી દે શું પણ હું કંઈક બધાને કહેતો ના ફરું કંઈક મારે જવાનું ના હોય તો હિસાબથી બને તો થાય નહીં તો ના થાય એ દાદાને એવું પૂછેલું આપણે કે દાદા અમારે આવા કયા પુણ્ય હશે કે તમારી અમારે તમને તમને મળવાનું થયું કારણ કે અમે ઓળખ કંઈ ઓળખાણ આમ તો દાદાએ એવું કહ્યું છે બધા માટે નહીં સામાન્ય ભાવથી કે આ કળિયુગમાં જે પુણ્ય છે અને પુણ્યના કારણે આજે જે આજે અમારી પાસે આવી શકે છે અને એમને પામી જાય છે એ પુણ્ય ખરું પણ એ યથાર્થ પુણ્યનો પ્રકાર નથી એટલો હોતો યથાર્થ પુણ્યને કહેવાય છે યથાર્થ કોને કહેવાય કે પોતે ગરજથી આવે તો જ ગરજ ગરજથી સારી જાય એવું કહેવાય છે સમજે એટલે આપણે વ્યવહારના ધક્કાથી આપણે એમાંથી આપણે કરીએ એ બરોબર છે પણ ગરજ બહુ મોટી વસ્તુ છે સમજે પણ આપણને આ કહેવાનો મતલબ શું છે કે કઈ આપણે એપ્લાય નહીં કરી દેવાનું કોઈ વસ્તુ શું આ સમજવા માટે છે સમજવા માટે સામાન્ય ભાવે છે આ બધું એટલે એને દર્શન પ્રકાશ કરો ને સામાન્ય ભાવે આજે કેવળ દર્શની દાદા ભગવાનનું સ્વરૂપ એના કારણે આજે આવા વસમાં કાળમાં અને બધા ગૂંચવણભર્યા વ્યવહારોમાં આપણને વ્યવહારની સૂઝ ને સરખી મળે એના માટે છે આ સમજી હવે જ્ઞાન પ્રાપ્ત થયા વગર તો થાય જ નહીં પછી આપણું દર્શન ખોલે તો આપણે ઉભા સમજી જાય એટલે રાગ વસ્તુ શું છે એને સ્નેહ જોડે સંબંધ છે સ્નેહ એટલે પ્રશસ્ત રાગ એને પણ સ્નેહનો તંતુ તો કહ્યું જ અને એ સ્નેહનો તંતુ ત્યાંથી ઋષભદેવ ભગવાનથી માંડીને કે માહિર ભગવાન સુધી એ બંને ના હિસાબ થઈ ગયો એટલે તે કપિલ મુનિ એને તે વખત ગૌતમ સ્વામી આપ સુધી રહ્યો એ બધા બચમાં તો કેટલા અવતારો થઈ ગયા આપ સમજ્યા એટલે અહીંયા અહીંયા આપણે એની જરૂર નથી ને અહીંયા સમજવાની જરૂર નથી આ તો સીધે સીધું ડિરેક્ટ છે ડિરેક્ટ છે બધા જેને પ્રાપ્ત થયો ખ્યાલ આવે ને એ સમજવા જઈએ તો ઘૂંટાળા થઈ જાય એવા છે કોઈ પણ કહી દે કે મને આમના માટે પ્રસ્તુત રાખશે એવું બોલી નાખે બહુ બનેલું છે મેં જોયેલું છે એટલે કહું છું ચાલો પવન દેવતા છે પવન દેવતાનું સ્વરૂપ તો હા વરુણ દેવ વનમ દેવતા આપણી જોડે ક્યારે આવે છે આપણને કેવી રીતે ખ્યાલ પવન દેવતા વરુણ દેવ છે ને એટલે બધું એ પ્રકારથી જ છે આખું એ દેવના પ્રમાણથી અને દેવના પ્રમાણથી છે એટલે કે દેવ પોતે એવા નથી કે સ્વતંત્ર પ્રમાણે હોઈ શકે પરંતુ એમનો દેવનો પ્રકાર જ એવો છે કે એના આધારે એમને કંઈ એમના હાથમાં કંઈ કંટ્રોલ કરવાની ના કરવાની સત્તા નથી પરંતુ મુખ્ય સત્તા તો વ્યવસ્થિત આખી શક્તિ દરેકની હિસાબની એ હિસાબ પ્રમાણે હોય છે એટલે મૂળ ભાવ શબ્દ જાય છે ભાવ એટલે મનુષ્ય દેહમાં ને મનુષ્યની દુનિયામાં જ આ કામ કરે છે અને ભાવ ઉપર આધાર રાખે છે એટલે પવનનું હોવા પણ ઘણી વખત પડી આ થાય બધું થાય ને એ બધું એના મનુષ્યના ભાવ ઉપર છે એટલે આજે કેવા ભાવનું પ્રમાણ છે આખા સમાજમાં બધે જનરલ સામાન્યપણે એ પ્રમાણે બધું થાય તમે જોજો વરસાદ બધું જ હોય વરસાદની સિઝન હોય અને અમુક વખતે વરસાદ હોય અહીંયા પડે અને આપણે નાકે જઈએ રહેતી જઈએ તો કોરું હશે જોજો આ તો આજનો સમય એવો થઈ ગયો છે કે નજીક નજીકમાં પ્રમાણ પહેલા તો પ્રમાણ એવા હતા કે અહીં અહીં તો દૂર જાય ત્યારે હોય એવું જુદું જુદું હોય એવું બધું એવું પ્રમાણ હોય છે બધું બેઠા હોય અને થાય નહીં તો છે નહીં પણ એ એ આપણે દેવોની પૂજા કરી છે એટલે આપણે દેવ માનીએ છીએ અને જ્યાં સુધી આપણને જ્ઞાન નથી ત્યાં સુધી તો હોવું જ જોઈએ ને કારણ કે મનુષ્યની ને દેવની સૃષ્ટિ સંલગ્ન છે સંલગ્ન છે મૃત્યુલોક અને દેવલોક કે છે ને એમાં ચાલો નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણમ નમો લોહી સવ સાવણમ નમો લોહી સવ સાવણમ એસો પંચ નમુક્કારો એસો પંચ નમુક્કારો સવ પાવપણાસરો સવ પાવપણાસરો મંગલાણમ ચ સવસીમ મંગલાણમ સવે હોય મંગલમ હોય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય જય સચ્ચિદાનંદ જય જય જય સચ્ચિદાનંદ ચાલો જય હવે એક મિનિટ હા પ્રોગ્રામ હવે પછી દાદાનો સત્સંગ પરમ દિવસે ઓગણત્રીસમી તારીખે સવારના નવથી દસ આ જ જગ્યાએ રહેશે અને બાકીના પ્રોગ્રામ આજનો બુધવારનો બહેનોનો રેગ્યુલર સત્સંગ અરૂણાબેન ગજાનંદભાઈ પટેલના નિવાસસ્થાને એક ગિરધર સોસાયટી અરૂણાચલ સમતા રોડ સુભાનપુરા ખાતે રહેશે આવતીકાલે ગુરૂવારની સ્વરૂપ કીર્તન ભક્તિ અને સત્સંગ છથી આઠ બાબુકાકાના હોલમાં રહેશે અને આજની પ્રસાદી બધાને માટે સામાન્યપણે પણ લોકોને માટે એમના વ્યવહારમાં પણ શાંતિ અને સુખ અંતરથી પામવા માટે જો દિલથી હૃદયથી આંખો બંધ કરીને એ પોતે આની ભજના કરી લેશે દાદા ભગવાનના અસીમ જય જયકારો એ વ્યક્તિની ભજના નથી એ પરમાત્માના આત્માના પરમાત્મા સ્વરૂપ ગુણની ભજના છે પણ આ સમજે કોણ સમજે કોણ અને એ ગુણોની ભજના ક્યારે આપણને પ્રાપ્ત થાય કે જ્યાં સુધી એ સાકારીપણે આપણી આપણી સમક્ષ પ્રત્યક્ષપણે ના થયા હોય શું કહ્યું એટલે દેહ સ્વરૂપે એટલે કહ્યું એ એમ પટેલ રૂપી દેહમાં પ્રગટેલા દાદા ભગવાન એ બહુ સુંદર આ તો પરાભક્તિ કહેવાય બહુ મોટી જય સચ્ચિદાન ભગવાનના હસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા भगा भग